એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આમ સુરતમાં બેઠા બેઠા નંદીની વાર્તા સાંભળે છે એનો ભાઈ મિતરાજ છે ઓહો હો હો હો તમે બધા નાનકુડા નાનકુડા છો સાવ ટેણકુડા ટેણકુડા કેવા સરસ લાગો છો સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને મૂછાળી માની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ગીજુભાઈ બધેકાની વાર્તા છે અને વાર્તાનું નામ છે મૂરખ છોકરો સાંભળજો એક ગોવાળનો છોકરો રોજ ગાયો લઈને વગડામાં ચરાવવા જાય અને ગાયો તો ભાંભરે મે મે છોકરો ગાયો ચરાવે હી મે હી એક દિવસ છોકરો વગડે જતો હતો વનમાં ગાયો ચરાવવા ત્યાં રસ્તામાં એણે એક બ્રાહ્મણને જોયો બ્રાહ્મણ ચપટી વગાડતો જાય આમ અને રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ એમ બોલતો જાય રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ ચપટી સાંભળીને ગોવાળના છોકરાને બહુ નવાઈ લાગી હો કોઈ દિવસ એણે ચપટી સાંભળી હોય ત્યારે ને છોકરાએ બ્રાહ્મણને કહ્યું મહારાજ ઈ તમે શું બગાડો છો બ્રાહ્મણ જણા બ્રાહ્મણ તો ભાઈ બહુ પહોંચેલો હતો ચાલાક હતો અને મસ્તીખોરે એવો પાછો એ તો તરત જ પામી ગયો એ કે અરે ભાઈ એ તો મારી ફૂલકી છે ફૂલકી એ તો મેં મારી પાળેલી છે મારી પાળીતી છે રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ છોકરો કે ત્યારે મને તમારે તમારી ફૂલકી આપો તો હું તમને મારી લીલકી ગાય આપું અને તમે મને તમારી ફૂલકી આપો આ બ્રાહ્મણને તો હા પાડવાની જ વાર હતી એને તો ગાય મળતી હતી ચટ લઈને એણે છોકરાને ચપટી વગાડતા શીખવી દીધું આમ હો વગાડો જોઈએ હા છોકરાને ચપટી વગાડતા શીખવી દીધું અને ગાય લઈને એ તો ગામ ભણી ગયો છોકરો તો હરખાતો હરખાતો ઘરે આવ્યો ત્યાં એનો ભાભો ફળિયા વચ્ચે ખાટલો નાખીને બેઠા હતા હો લાંબા થઈને હોશમાં ને હોશમાં છોકરો કે બાબા બાબા જુઓ તો ખરા હું આપણી લીલકી ગાય આપીને આ ફૂલકી લાવ્યો છું ફૂલકી જુઓ સાંભળો તો ખરા દાદા કેવી સારી વાગે છે જુઓ બાબો કંઈ છોકરાથી જાય એવો નહોતો ભાઈ એ તો કે હા માળું આ ફૂલકી તો બહુ ભારે દેખાય છે ને કઈ <laughs> ચટપટ ચટપટ વાગે છે ને પટપટ પટપટ બોલે છે ચટપટ પટપટ વાગે છે ને પટપટ પટપટ બોલે છે <laughs> અને નેસમાંથી નાના મોટા સૌ ફૂલકી જોવા લાગ્યા હો કોઈને ખબર નહોતી કે ચપટી વાગે કેવી રીતે અને ભાઈ નેસમાંથી તો આખાય ગામમાંથી નાના મોટા સૌ ફૂલકી જોવા આવ્યા છોકરાનો હરક ક્યાંય માય નહીં હો વાળુનો વખત થયો રાતે જમવાનો વખત થયો એટલે છોકરો કે માળી આ ફૂલકીને ક્યાં મૂકું મા કે મૂક કુલડીમાં માટીની કુલડી છે જો રહી પેલી કોઠી ઉપર સાચવીને મૂકજે હો ભા છોકરાએ તો હોશમાં ને હોશમાં બમણું ખાધું બમણું ખાધું રોટલો ખાધો ને દૂધ પીધું ને પણ પછી હાથ ધોઈને જ્યાં ફૂલકી લેવા ગયો ત્યાં કુલડીમાં ફૂલકી ન મળે <laughs> મારી મારી મારી ફૂલકી ખોવાઈ ગઈ બાબો કે ઘડીકમાં ક્યાં જાય એ કુલડીમાં જ એને ગળી ગઈ હશે કુલડી જેને ગળી ગઈ હશે જો જો બધા કે તો તો કુલડીને તાવે જ છૂટકો એને તાવશું ત્યારે જ ફૂલકી પાછી આવશે ફળિયામાં કરી મોટી તાપણી અને અંદર મૂકી કુલડી લો બધાય મૂર્ખા ભેગા થયા મોટો તાપ થયો એટલે છોકરાના હાથ સુકાઈ ગયા પેલા ભીના હતા ને ચપટી કેવી રીતે વાગે હે ભાઈ અને ચપટી સુકાઈ ગયા હાથ એટલે ચપટી તો ફરીને પાછી વાગી ha <laughs> <laughs> છોકરો કે હવે મારી ફૂલકી આવી પાછી અને ભાઈ સૌ રાજીના રેડ થઈ ગયા આ ગોવાળના છોકરાએ ફૂલકી લીધી ને ગાય ખોઈ હો ભાઈ પણ આ તો બધા મૂર્ખા હતા <laughs> એમને એટલી એ ખબર નહોતી કે ચપટી તો હાથોથી વાગે અને એને કાંઈ વગાડતા નહોતું આવડતું તો ભાઈ આવા આ મૂર્ખ છોકરો હતો તમને બધાને વાર્તા સાંભળવાની મજા આવી ને ચાલો આવજો આવતીકાલે તમને બીજી વાર્તા કહીશો ભાઈ